તમે બેન ને સમજ પડી પૂછે ને વાત આ બે એમના શીખવાનો અભ્યાસ કરવાનો બેન તમને સમજ પડી ગઈ ને હા તમને ખબર સમજ પડી ગઈ સારું હવે ત્રીજું વાક્ય બે આજ્ઞા પાડવાનો કઈ હરકત છે અમારા ગુરુદેવ છે કે શું અઘરું એટલું જ હવે ત્રીજું વાક્ય આપું છું પાંચ આજ્ઞા આપી પાંચ આજ્ઞામાં રહેવાનું છે સવારે બીજું કયું કારણ કે બહાર કયું છે અને નિશંકા છે એટલે જ્યાં જુએ તો પુષ્ણ પુષ્ણ ને પુષ્ણ પુષ્ણ એટલે પૈસાની વાતો કરે લક્ષ્મી ની વાતો કરે ભૌતિક ની વાતો કરે ભૌતિક સુખમાં પહેલા મોહ મોહ ને મોહ સમજો ને એ બધા પુષ્ણ કહેવાય હવે આ જ્ઞાન મોક્ષ આપનાર એક અવતારમાં અને આ કુસંગો લેવાનું લૂંટી લૂંટી જ લઈને કુસંગ એને કાઢશે રહે જ નહીં તરત કાઢશે કેવું એટલે આપણે આ વાર આપું છું આ આજ્ઞા છે ને વાર મળે ત્રીજું વાક્ય આપું છું અત્યાર સુધી તો માણસ કે હું કમાયો હું કમાયો તે દસ લાખ કમાય ત્યાં સુધી બોલે છાતી કાઢીને ફર્યા કરે હું કમાયો કમાયો કમાયો અને પછી ખોટ જાય તો આપણે કઈ કેમ છે તો આમ થઈ ગયા છો કે ભગવાન રૂઠ્યો છે એવું બોલે ખરા કમાવતા નતો કે ખોટ જાય તો ભગવાન નામ દે દેખ ના દે એ હિન્દુસ્તાન શું કેટલી બધી કોમન સેન્સ કેટલી બધી છે ને નહીં ખોટ ની વાત બધી ભગવાને ગયા નફા આપણે ગયા તેના દુઃખ ભોગવે છે ભગવાનને આરોપ આપવામાં છોડ્યા નથી જે બીજી કોઈ પ્રજા આવું ના કરે એટલે આ કોણ કરે છે આ સંસાર કોણ ચલાવે તમે ચલાવો છો કઈ કોણ ચલાવે એટલે ભગવાન જો ચલાવે ને બંધન થાય જે કરે એને બંધન કરતા થયો કે એને આડ્યું કોણ ભગવાન એ કરતા નથી તમે કરતા નથી ને આ ઉદય કર્મ બધું કરાવે છે ને ઉદય કર્મ એને આપણે વ્યવસ્થિત કહીએ છીએ સમજ ને વ્યવસ્થિત શક્તિ જે વ્યવસ્થિત ઉદય કર્મ બધું ગોઠવ્યા છે એ વ્યવસ્થિત શક્તિ બધું કરે છે શું કરે છે વ્યવસ્થિત શક્તિ સૂર્ય ચંદ્ર તારા બધા ને હવના ઉદય પ્રમાણે વ્યવસ્થિત જગ્યાએ રાખે છે ને એટલે વ્યવસ્થિત શક્તિ આ કેવું બીજું કોઈ ભગવાન ચલાવતા નથી વ્યવસ્થિત શક્તિ સમજો ને ઉદય કર્મે નહીં નહીં તો સાયન્ટિફિક સરકમ એવિડન્સ કહેવાય સમજે ને હવે વ્યવસ્થિત કેવું સારું આપણે વ્યવસ્થિત હવે આ ચંદ્રકાંત વ્યવસ્થિત ચલાવશે કોણ ચલાવશે તમે જુદા પડી ગયા જુદા એટલે પાડોશી તરીકે ચંદ્રકરના પાડોશી તરીકે તમે છતે હું શુદ્ધાત્મા એટલે જ્ઞાતા દસતા પરમાત્મા ચંદ્રકામ શું કરે છે એને તમે જોનારા એનું સુપરવાઇઝેશન કરનારા ચંદ્રકાંત શું કરે એટલું જ તારે જોવાનું સમજ પડ્યું ને એટલે આ સાથે વ્યવસ્થિત શક્તિ ચંદ્રકાંતને પેડા કહીને દારૂ કરાવી રહેશે સમજો ને તમારે કઈ ચલાવવા દેવા ના તમારે જોવાનું જોયું આવે ચંદ્રકાંત નું સી રીતે ચાલે છે કેવું ચાલે છે બધું સારું ચાલશે આ પહેલા તો સારું ચાલશે સમજો ને પેલા તો અહંકાર નહીં ડબો કરે મોટો ના આવ્યો હોય તે સમજો ને ઊંધું જ બાપ છે કાચું રાખવાનું હોય ત્યારે બાકી નાખે બાફવાનું હોય કાચું રાખે સમજ પડે ને પણ શું કરે જો શ્રી જ્ઞાન મળ્યું ના હશે અહંકાર નહીં પડી જાય ને હવે અહંકાર જતો રહેશે તમારે કાઢી બોલો છે ને આજે હા એટલે આ વ્યવસ્થિત શક્તિ બધું તમારું અલગ થાય છે આ વ્યવસ્થિત શક્તિ ચલાવી છે એનો દાખલો આપું એક બે એક બે દાખલા આપું લાવોજી આ પ્યાલો છે કાપનો તો હું આમ લઈ જતો હોઉં અને મારા હાથમાં સરક્યો એટલે પછી આમાં મેં પકડ્યો આમ તૈયારી પ્રયત્ન કર્યો છતાંય પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો મેં પ્રયત્ન ઢેર સુધી કર્યો છતાંય પડી ગયો તૂટી ગયો કોને તોડ્યો વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ હા પણ લોકો તો એવું જ કે ને એમને ખબર નથી એટલે લોકો તો કે દાદા તમારાથી એમની કોઈ હતું નહીં તમે જ તોડ્યો કે મારા હાથ કેવું પડે પાંચે રેખા ઉગ્યા છે બિચારા તો જ્ઞાન આપેલું હોય તારે સમજ પડે કે દાદા એ નહીં પડ્યા વ્યવસ્થિત એટલે પેલા પેલા કે તમે બીજું કોઈ હતું નહીં તમે જ બોલ્યો કે તમે સમજાયું કે શું કે લોકો તમે જ બોલ્યો કોઈ હતું નથી તમે જ તોડ્યો પણ આ કોણ તોડે છે વ્યવસ્થિત વ્યવસ્થિત કેમ તોડે છે આ ચાલો કેમ છે સમજાવવાનું જો આ પ્યાલો રહેતી શક્તિ ના તોડે ને તો આપણા લોકો તો એક ડઝન પ્રકાર પીડા હતા હાથ પેઢી સુધી ચલાવી રહ્યા એટલે કપડકાદીના કારખાના ના ચાલે એની ખોણા વાળા ના ચાલે વેપારીઓ ના ચાલે ઇન્કમટેક્સ વાળા ના ચાલે આ હું જોતો જ બીજા ના આવું ને ભૂગળા વાળા ફરી ચાલે ને એટલે કોઈનું કઈ ચાલે નહીં આ લોકો જો કરી એવું આ તોડફાડ ના થતી હોય તો તમે સમજો ને એટલે વ્યવસ્થિત એક્ઝિસ્ટ હોય કરે છે અને પણ સપ્લાય એ કરે છે તમારે કોઈ ચિંતા વાંધો ખરો એ સપ્લાય એ કરશે તમારો વાંધો ખરો એટલે નોકરના હાથમાંથી ચા પડી જાય ચા ટ્રે પડી જાય અને પાંચ દસ પહેલા ભાગી જાય તો પહેલા મનમાં એ થતો હતો પણ હવે શું લાગવું જોઈએ આપણે નોકરને પૂછ્યું ભાઈ ઉભો રહે ડજે નથી ને એવું પૂછવાનું શું કહેવાનું એટલે નોકરી કાજે ઠંડે પડે ભાઈ ખબરતો હોય એમ વાંચ્યું ભગવે પડે પછી એમ સંતોષ લાગે શું કહ્યું એની એનું કાળજું તમને દુઆ આપે શું કે સારું છે તમારું મને ખબર તો હોય વિચારો પણ પછી આપણે એમ કેવું ખરું વ્યવસ્થિત એવું ના કહેવાય એને નોકરને દુરુપયોગ કરે પછી પાછું એમ કેવું ધીમે ધીમે ચાલી હા હું ભૂલ શું ચાલે છે કેટલું નુકસાન થયું ત્યાં ના જોયું એટલે ફરી વાર કે ધીમે રહીને ચાલે ખબર પડે ને મેં તો બીજા છોકરો નાખી કે વ્યવસ્થિત એવું કે આપણે મશ્કરી કરે ખરેખ ના કરે તને આ સમજે વ્યવસ્થિત કે આવું આ બધા સમજી ગયા મોટો શું ના સમજાય કે તમે આ નોકરેલું બધું કીધું એ કે આજે નોકર ની વાત કરી છે નોકર જે ગ્લાસ લઈને નોકર જે ગ્લાસ લઈને જતો હતો ને તે વાત હા કપડા જતો હતો તે પડી ગયા એટલે મનમાં શું થાય ત્યારે ભાગી નાખે નોકરે એવું લાગે ને નોકર ભાગતા છે કોણ ભાગતું છે નથી બાપતો એ ખાતે છીએ નોકર નોકર બધા ભાગે જ નહીં નોકર ને ભાગવાની ઈચ્છા હોય નહીં એટલે એ નિમિત્ત બની જાય બિચારો અને લોકો એને ગાળ ભોળે ભોળે મારે પણ એનો દોષ નથી હોતો વ્યવસ્થિત આપણા આપણા હિસાબમાં તૂટવાનું હોય ને તારે હાથે તૂટે ને વ્યવસ્થિત શક્તિ તોડી નાખે ના તોડે તો આપણા લોકો એક ડઝન કપડા લેવા હાથ પેઢી ચલાવ્યા અને તમારે કચ્છના અગિયાર પેઢી ચલાવે નહીં વધારે ચલાવ્યા કચરા તો હોશિયાર વધારે આપડે ત્યાં કચ્છી જ બહુ છે આપડે તો કચ્છી લોકો બહુ જ્ઞાન ઘણું કચ્છી તો બધું બહુ છે લગભગ ચાર પાંચ હજાર માણસ કચ્છ મહારાજ મહારાજ બધા બધા અમદાવાદ મુંબઈના શેઠિયા બેઠિયા બધા હવે આ વ્યવસ્થિત શક્તિનો દાખલો એક આપ્યો તમને સમજાયો ને એમાં હવે બીજો દાખલો આપું વ્યવસ્થિત શક્તિનો એક રૂમમાં બેઠા બેઠા ધ્યાન કરીએ છીએ શુદ્ધાત્મા બેંક નો દાખલો બેંક નો દાખલો આપડે બેંક માં ગયા બેંકમાં ગયા અને ત્યાં આગળ પણ એક ગજામાં બસો રૂપિયા પડ્યા છે બીજા ગજામાં બે હજાર ચેક વટાયો આપણે અને બે હજાર લઈને બીજા ગજામાં બે હજાર મૂકે એકમાં બે બસો રૂપિયા પડ્યા છે અને પાછા આવતા હોય ઘેર પણ તો રસ્તા મોડ બાજુ બિવેર ઓફ એટલે આપણે શું કરવું જોઈએ ચંદ્રકાંતને કહીએ કે ગજુ ડાબી દે રસ્તો ખરાબ છે કે ચંદ્રકાંત ગજુ ડાબી દે પણ પેલી જમાતે કાપી નથી હોતી વસેલો મરચો રાખે રાખે ના રાખે કારણ કે બિઝનેસ છે એમાં એક્સપર્ટ તો હોય ને પોતાના ધંધામાં દરેક માણસ એક્સપર્ટ હોય જ ના થયું એક્સપર્ટ થવું પડે છે તે મરચા નાખે અને કાપી ગયો એટલે તમે કહી દેવું વ્યવસ્થિત ચાલે ખબર ને ફરી બોલ નહીં કર્યું વ્યવસ્થિત કર્યું હા એમ નથી કર્યું એટલું લિમિટ છે બિચારો એને તો બધે અત્યારે એને તો અત્યારે કર્મ બાંધ્યું નહીં કે જયારે ભોગવશે ત્યારે અને આપણે તો આ કર્મ ભોગવીએ છીએ એટલે આપણો આપણો આ હિસાબ હિસાબ ચૂકતો થયો અને પેલાનો હિસાબ નવો બંધાયો જયારે ભોગવે ત્યારે એનું આપણે લેવા દેવા નથી આપણે તો આ હિસાબ ચૂકતો થયો જોવાનું બસે ભાઈ બે હજાર ચાર બે હજાર ગયા હજાર આપણે બે હજાર હિસાબ હિસાબ ચૂકતે આ વ્યવસ્થિત હિસાબ કરે ચૂકતે સમજ ને આ તે કહે છે બીજા બધા લોકો પૂછે પેલો નાખો શું લઈ ગયો ચંદ્રકાર શું લઈ ગયો તારે આપણે ગજુ દેખાડું કે આ બસો હતા આમાં તો આ એમાં કશું હતું નહીં એટલે પેલા ખુશ થાય કે આ બહુ સારું છે નહીં બધા આપણને આપી દે કઈ એ આપી ના દે નહીં કોઈ એટલે હું હજાર પૂછા પાંચ છે આપણે એમ બે હજાર કરી આવે એવું ના કરે નહીં અને વગર તમને મસ્કરી કરે મુરત તો અહીંયા રસ્તો નથી સમજતા ભાઈ મુરત દાદા બન્યું ગઈ એટલે એના કરતા મેરી વિશુભ તેરી વિશુભ આપણું સારું અને હિસાબ છે ચૂકવે એમાં કઈ ખોટ ગઈ હિસાબ પોતાના ચોપડાનો હિસાબ તો પાછા ચૂકવવા જ પડશે જાહેર કરી તો જયારે ચૂકવે ત્યારે સારું થયું પોતે ઓછું થયું પછી ઘેર જતી વખતે વ્યવહારમાં રહેવું જોઈએ માણસે પોલીસ પર ગેટ દેખીએ એટલે પોલીસ ગેટને કહેવું ત્યાં જઈને કે અમારો કેસ ન દીધો આ ગજામાં બે હજાર ગયા છે આ ગજુ કપાઈ છે અને બે હજાર ગયા છે અમારો કેસ નથી લો એને એ લોકો નથી દીધે શું કહ્યું પછી આપણે પછી ગયા છીએ તારા રસ્તામાં થશે હાડા કરવા આવ્યા અને ઘર તો હમું દેખાવા મળે તારું ઘર મન બુવા પાડવું મળ્યું નહીં મરી મન છે ને તે ચંદ્રકાંત કે છે તમે તો કે છે બે વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે દાદા એ તમને શીખવાડ્યું આ વ્યવસ્થિત તમે કયા કરો છો કાલે પેલા બાદશાહ તેમ શું કહો એવું કેમ મન હવે હોય ને એટલે તમે કહ્યું મન ઊંઘવા નહીં રહ્યા મન જમશે નહીં આખી રાત હે માર માર કર્યા કરશે ધૂમકો કર્યા કરશે સમજે ને એ ધંધટ કર્યા કર્યો ને આખી રાતે એટલે આપણે સમજી જવું એટલે ઘરમાં પેસી અને કહેવું ગયા ખૂબ દૂધ નાખી શીરો બનાવો જયારે રાઈતો બનાવો ભજીયા બનાવો બીજું બધું બનાવો અને પછી હારું કરી જમાડી સંજોગોને ખૂબ જમાડવાનું સોરી સોરી અને પછી હા બેઠા બેઠા ઊંઘાઈ જાય મન મન ક્યારે ઉઈ જાય ને એટલે વેર હવાર થાય આપડે પછી હવારમાં પેલો પોલીસ આવ્યા પોલીસ આવ્યા કેમ તમે સાહેબ કે આ માણસ પકડાઈ ગયો છે શું બન્યું આપણે કહીએ આખી રાત અમીરો દારૂ પીધો પૈસા પાણી કર્યા અરે કઈ વધ્યું છે એમ કોને જે કઈ વધ્યું હતું ત્યાં આઠસો હવા પચી વધ્યા સારી પચી વધ્યા આઠસો સાડી પચી એટલે આપણે લઈ લેવાના આઠસો સારી પચી અને આઠસો રૂપિયા આપણે ગજા મૂકી દેવાના અને સારી પચી જે છૂટા છે એમાંથી પંદર રૂપિયા પોલીસ ગઈ તમે ચા પાણી કરજો શું કહ્યું અને હારા રહ્યા ખાતર પાસે દિવેલ પેલા ને કહે ભાઈ પેલા આજે મળે નહીં શિકાર તો શું ચા પીવે ખાય શું નહાવ નાખે લે ગઈ શું કરશે કે કાતર પાસે ડીલ નહીં કાતર પાસે ડીલ કરવું પડે શું કરવું અને આપણે મહી મહી જઈ આઠસો રૂપિયા સીધે મૂકી દેવાના બે હજાર બેંક ખાતે જમે કરવાના અને બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉતારે અને વ્યવસ્થિત પાછું જમે કરાવશે પાછું ઉધારે કરાવે જમે કરાવે સમજ ને એટલે આ તમે સમજાય ને કારણ કે આ જ્ઞાન આ જ્ઞાન મળ્યા પછી એક નમણે લખેલી બે હજાર ની ખોટ તે ખાધી આપણે ચલો અજ્ઞાની એ ખાય પણ અજ્ઞાની નમણે લખેલી ખોટ ખાય ને ઉપરાણ થી પછી બીજી ખોટ ખાય આવતો બહુ બગાડે કકડાટ કરી કરીને તમે કહ્યું ને અને ઘેર આવીને ચોંક અગર કરી દીધો પછી ઘેર કે છે બોલો કોણ વેલું જોતું કયું મને મળ્યું મેં જોયું છું બધા ભભાઈ જાય આમ અક્કલનો જીવતો નથી જીવતો ખબર ને આવું આવું મારી નાખેલું કરી ખબર એટલે આપણે લમણે લખેલી ખોટ તો ખાધા છૂટકો જ નથી તમે હોય ને એક ખોટ થઈ આપને અને આનંદમાં રાગ દ્વેષ વગર સમજ ને આપડે ઈજા તો છૂટશે ખોટ કેટલે મફત નથી કેટલા વાક્ય છે કેટલી આજ્ઞા બંધ છે ઋણાલ બંધ તમારે કઈ વરો બરો જમવા કેટલા માણસ બોલાવવા પડે શું કેવાય એ તો શું કેવાય આમ તો કેમ છો ચંદ્રકાંત કે તે કહેવાય આખી દુનિયા જોડે ઋણાત્મક નથી ને આખી દુનિયા તમામ માણસો છે જ્યાં હમો ભેગા થાય ચંદ્રકાંત જ્યાં ભેગી ગયો તે ઋણાત્મક ચા પીવા આવો કે ઋણાત્મક ભેગા રસ્તા જોડે બેઠા તોય ઋણાત્મક ગાડીમાં જોડે બેઠા તોય ઋણાત્મક બસ હોય તો ઋણાન બંધ આદર હેડ હેડર ઋણાન વીસ પચીસ હજાર હોય ત્રીસ હજાર ચાલીસ હજાર હોય સમજ ને પણ આ વાચાર વસ્તી એટલા બધા નહીં એમાંથી આપણે આટલા આટલા જ બંધ લઈને આપણે અહીંયા આગળ આ દુકાનમાં આપવું પડે બરાબર ને તો આનો પતાવી દઈએ આ ઋણમન ચોપડામાંથી તો ચૂપતે થઈ જાય ના થઈ જાય હવે આ ઋણમનને શું નામ આપશો ત્યારે ઋણમન બોલો શબ્દ ના બોલાય એના કરતા નામ આપજો file F I L file number one two three four five બરોબર ને ત્યાં તમારી વાઇફ છે ફાઇલ નંબર ટુ અને આ ચંદ્રકાંત ફાઇલ નંબર વન તમારી તમે જુદા ચંદ્રકાંત ફાઇલ નંબર વન અને એ ફાઇલ નંબર ટુ એની એ ફાઇલ નંબર વન ને ફાઇલ નંબર ટુ તમે એ મનમાં સમજી જાય ફાઇલ નંબર ટુ આવી અને પછી ફાધર મધર મધર ચોથા બધી ફાઇલ એ બધા ફાઇલો તે ફાઇલોનો સંભાળ અધિકાર કરવાનો છે એટલું કરવાનું છે શું કરવાનું છે પહેલા ત્યાં એ ચીડે ના આવે તો આપણે ચીડીએ એ રાજી થઈ રહ્યા તો આપણે રાજી થઈ એનાથી રાગદેશ થયા રાગદેશ સંસાર ઉભો થયો શું થયું આ તે ચીડે ના હોય કે ના પણ આપણે સંભાળ નિકાલ કરવો શું કહ્યું એક જ આજ્ઞા તમારે પાડવાની શબ્દ કયો શબ્દ દાદાની આજ્ઞાથી સંભાળો નિકાલ કરો ફાઇલનો છે એમાં ગુરુ દાદા તમે તમે મનમાં બોલો કે સંભાળ નિકાલ કરો થાય સભા થયો ના થયો પછી મારે જોવાનું તમારે ફક્ત આજ્ઞા પાડવાના અધિકારી એટલે આજે આજ્ઞા પાડજો પછી જવાબદારી બધી મારી તમે ત્યાં પાંચ આજ્ઞા પાડો એટલે તમે છૂટા જવાબદારી બીજી બધી મારી એટલે સંભાળ નિકાલ કરવો છે એવું તમારે દરકે કોઈ આવ્યા તમારા કાકા જો એ મેળ પડતો નથી એ હમણાં આવતા હોય તો આપણે કેવું ચંદ્રકાંત સંભાળથી નિકાલ કરવાનો હા ફાયદા એ કે ને એટલે એ આપણે જે ભાવના કરીએ ને તે વખતે એમના મન પર અસર થાય કુદરતનો નિયમ છે એવો અને મને પછી મન એમને સારું થાય સમજે ને અને આપણે મનમાં ભાવના કહીએ આપણે તેલ કાઢી નાખવાનું છે એટલે આનાથી આ વૈજ્ઞાનિક રીત છે બધી એટલે આ સમજ પડે ને એટલે ભાઈ નો નિકાલ કરવો છે ઓફિસમાં જવું છે તો આ બેનને કહો કે મારે ઓફિસમાં જવું છે તમે જમવાનું મૂકી દો તો પછી બેન કે પાંચ મિનિટમાં આવો એટલે તમે પાંચ મિનિટ તમારે જાઓ તારે એ પોતે કરી ઉતારતો હોય તે જરા હોંસી ખાઈ જયારે ઓવરટર્ન થઈ ગઈ તપેલી ઊંધી થઈ ગઈ તે તમારે જોવા મળે કે તમને કયું જ્ઞાન હાજર થશે કોને કર્યું એવું જ્ઞાન હાજર થશે શું કે છે શક્તિઓ સમજી ગયા વ્યવસ્થિત કર્યું જ્ઞાન હાજર થયું એટલે એમને એ કરતા પણ છૂટ્યું એમનું એટલે આપણે પહેલું શું કહેવું છે કે દજાયા નથી ને ગયે એટલે એ જણે કહો હો બહુ ડાયા છે એટલે પછી આપણે શું કહેવું કે વ્યવસ્થિત આ કર્યું એટલે આપણે એમને દજાયા નથી એમ કહીએ એટલે એમને શાંતિ થાય એમ સંડે કરે પછી આવે આપણે કઈ જવું છે તેનું શું કરવું આ કઈ જરી ગઈ એટલે આપણે એમને શું કરવાનું આ ફાઇલ ફાઇલ સંભાળ નિકાલ કરવાનો સીર નિકાલ કરવાનો તો એમને કહેવાનું કે જરા આ પૂરી ભાખરી તૈયાર છે કે થોડો કાઢવાનું થઈ જવું છે બરોબર ને એટલે આપણે થઈ જઈએ તો ફાઇલો સંભાળ નિકાલ થઈ ગયો ચાલો બીજો દાખલો આપો સંભાળ નિકાલ કરવાનો તમે એક રૂમમાં બેઠા બેઠા સુધાર્થમાં ધ્યાન કરો છો તે વખતે થી કોઈક આવે તો બારણા પર ઠોકરતા તમને શું સમજી જાવ આપણે જ્ઞાન આપણે જ્ઞાનથી કોણ આવ્યું આ કહેવાય કોણ આવ્યું કહેવાય તું બોલ કોઈ ઠોકે તો કોણ આવ્યું કેવાય કોઈ પણ વ્યક્તિ આવી કોઈ પણ વ્યક્તિ આવી જ્ઞાન ના આધારે શું કેવું કોઈ ફાઇલ આવી એવું કેવાનું કોઈ ફાઇલ આવી પણ કયા નંબર ની એ ખબર પડે એટલે તરત બહાર ઉગાડી આપણે જોઈએ તો ફાઇલ નંબર પચાસ એટલે સુલેમાન તું શું ગાય જોડે દુકાન ફારી જોડે સ્ટોર ફારી આવશો હોલ્ડ નો સ્ટોર હોય તો આપણે કંઈક લાયા હોય એટલે અહીંયા ફાઇલ નંબર પચાસ એટલે સુલેમાન તું શું ગાય છે ત્યાં તારી ગોધરા ખાંડ લાયા છે નતાજી તમારા તો મને પૈસા આવતા નથી નતાજીને કહ્યું કેમ નથી આવતા તારી એક કોથળે એસી એસી ભાવ વધારે લખ્યો છે એ કેમ અપાય કે છે એટલે આપણે જોડે ઝઘડો નિકાલ કરવા ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો છે એટલે બહારી અને સુલેમાનને ખુશ કરી અને કહીએ કાળને અમે ઘરાક અમારે જોડે સુલેમાન કે ભાવ વધી ગયા એટલે સાહેબ આવું કંઈક ના પણ અમે ઘરાક કાયરના એમ કે બસો ચાલીસનો જે ઝઘડો હતો તે હોવામાં ના ના પાડી સુલેમાને એટલે આપણે એકસો વીસ આપીને પણ ઊંચું મૂકી દેવાનું સમજે ને સંભાવ નિકાલ કરી નાખવાનો અને પછી જતી વખતે સુલેમાને પૂછીએ સુરેભાઈ કઈ દુઃખ થયું નથી નહીં થાય નહીં થાય એટલે ભાઈ નો સંભાળ નિકાલ કરજો સતયુગમાં પ્રેમથી બંધેલું તું હકીકત અને આ કવિયુગમાં છે નથી પ્રેમ તો રહ્યો જ નથી આ થી જ બંધાય સમજે ને એટલે કોઈ જીવની જોડે લેર નહીં એટલે સંભાળ નિકાલ કોઈ ઊંઘો ચોટી પડે હોય હજાર રૂપિયા તો આપણે તમારું કોઈ આગળ પાછળ કઈ હશે ને તો બધા કઈ ઊંધા ચોધી પડે નહીં માટે કઈ હિસાબ હશે માટે અપીલ બતાવી શું મૂકી રહ્યો કે કોઈ વાંધો ઉઠે શબ્દ પડ્યો તો હજી આમાં તેનું કઈ કામ છે ધેર ઇઝ સમથિંગ તો સમજો ને એ બધા ચોધી પડે નહીં કોઈ એવો વખત એવો ફરી સંજોગ આવતા નથી આપણે સંજોગ બધું સમજી જઈએ કે આવો સંજોગ મારા માટે ઊંચો મૂકી તો સંભાળે શું કહ્યું કારણ સંજોગ બનતો જ નથી વાત જ ના થાય ને એમને આ જગત ગપતું નથી બરોબર ને હવે ચોથી આજ્ઞા પછી આગળ જાય પછી આગળ થશે એ જે છે સલેમાન તે આપણે તો સભાધિકાર થઈ ગયો પણ સુલેમાન પછી સીધે ઘેર જનતા જાય છે તેને તો આજે કે તારી કોથરા બે આ ખાડ આપ્યા છે ત્યારે પૈસા આપો સાહેબ તારી તારી કે છે ભાવ બધા લખેલા છે એક આનો આપો જ્યાં જતો કે સાહેબ ઓછો એક આમે લઈ જ નહીં કે છે હું તો મિયા ભાઈ શું કે છે તારે પેલા તું મને ઓળખતો નથી તારે તમે કોંગ્રેસના બહુ મોટા માણસ છો મુંબઈના શું કોંગ્રેસના મોટા માણસ ભાઈ ગયા હતા મુંબઈમાં તે ડબડા આભાર શું સુલેમાન કે મોટા માણસ માર ખોટ જાય ને મારે તો નહીં ભાવ વધી ગયા કે કપડા ડબડા ડબડા કરે તો સુલેમાન ગોઠ્યો નહીં એટલે પેલા એ જાણ્યું કે આને તિરસ્કાર કરીને પૈસા ફેંકવા દે ત્યારે મેં ભડકી નહીં લે બરોબર ને અને તે કઈ ફેંક્યા હતા એ તો ધીમે ધીમે લઈ લીધા જ્ઞાની લઈ અને પછી ગજા મૂકી અને જવા માંડ્યો એટલે સાહેબે કહ્યું એ સળિયા ઉભો રહે સળિયો છે કે સાચ ક્યાં આવતો છે બોલો પૈસા આવે છે પેલા જાય તેને કરવા માટે સાત ક્યાં આવતા હું તને જોઈ લઈશ સાહેબ મેં બી દેખું જો પૂરા પૈસા આપ્યા ને વ્યાય બધું છે ઉભું રાખ્યું નહીં પૂરા રાખો કોઈ વ્યાય નહીં ગાડું બોલે ભેલું બોલે જો માફી માગી નહીં ગમે તે એમ કરીને વ્યાય નહીં આપણે તો આપણે સુધારમાં થઈ ગયા અને ચંદ્રકર કઈ માથા ભાગ નાખી લગે કઈ તારો દોષ જ તો જ કહેતા છે એવું આપણે એને કેવું ચંદ્રકરનું તમે શું કહે છે ચંદ્રકરના તારો દોષ છે તો કે નહીં કોઈ આવે છે બીજો કોઈ એટલે કઈ માથું લાગી લે સમજો ને આ પાંચ ચાર આજ્ઞા થઈ આવે ચાર માં કઈ અઘરી લાગે છે આ પાંચમી આજ્ઞા બેંકમાં ખાતું સુધાર સુધારતા નામ થઈ ગયું છે ચંદ્રકાના નામનું છે હે તમારા નામ પર નહીં કર્યું બધું પણ જાણતા નતા એટલે પછી આ ચંદ્રકાનું એવું જાણતા તો બેંકમાં સુધાર્થમાં સત્યકાર પર છે પણ છોકરા સુધાર્થમાં ના પર છે ને ના એ સત્યકાર ના છોકરો મકાને સત્યકાર બધું ગયું હવે આ બધે વ્યવસ્થિત તાબે ગયું હવે આપણે આપણે શુદ્ધાત્મા ચોપડો બોધવાનો એટલે શુદ્ધાત્મા થવું છે આપણે તો મોક્ષે જવું છે એટલે શુદ્ધાત્મા ચોપડો બાંધવાનો આ શુદ્ધાત્મા ચોપડે શું ધને કરવું એવું તમે મને પૂછો તો મારે તમને કહેવું પડે કે જેટલી આજ્ઞા તમે પાડશો એટલું મૈયાની મહેર જમે થઈ જશે શું કહ્યું જેટલા પ્રમાણમાં તમે આજ્ઞા પાડશો બધું જમે થઈ જશે બીજું હું અહીંયા આગળ લોસ એન્જલ થવું ગમે ત્યાં આગળ હોતા દર્શન કરવા હોતા તે બહુ જમે થઈ જાય બરાબર ને પછી પુસ્તકો દાદા ભગવાનના નામને પુસ્તકો જે છે વાંચવાણીઓ એ વાંચો થઈ જમે થાય પછી એક ભાષી નીકળે છે અક્રમ વિજ્ઞાન નામનું તે દાદા ભગવાનની વાણીમાં સચોટ દર મહિને ત્યાં શીખ્યા કરે તો એ પણ તમને હેલ્પ કરે એટલે બધું આવું બધું પોતાના ચોપડો જમે થાય એવું રાખવા ખબર ને અગર તો અહીં લોસ એન્જલ્સમાં બધા ભેગા થઈને સત્સંગ કરે છે બધા તો તો ગયા હોય કોઈ કહેવું કે મને સત્સંગ મૂકી અજો મને ખબર આપજો તો હું આવીશ બે દાડા અઠવાડિયે બે દાડા થતા ખબર ને એટલે આવું તેવું ગમે તે હશે આમાં રહેવું સમજો ને હવે પાંચ આજ્ઞામાં કઈ છે ગુરુ કશું આ જો પાંચ આજ્ઞા પાડો અને તમારે એક જો ચિંતા થાય તો બે લાખ ડોલર નો દાવો તમારે મારવાનો મારી મારે તમારી પાસે એવો ઓનો મેં લીધો નથી આની કે ફી હોતી નથી તો ઘણી અમૂલ્ય ચીજની ફી હોય કરી અમૂલ્ય જેને કહેવાય એના ફી હોય આ તો આત્મા મોક્ષ સાચો છે અને ધ્યેય વાપરવું એટલે પછી હવે ખરેખર તમે ચંદ્રકાંત છો ખરેખર સુધાર્થમાં છો ખરેખર શું છો શું કે છે શુદ્ધાત્મા હે શુદ્ધાત્મા હા એટલે હવે પેલો હું ચંદ્રકાંત છું એ ખરેખર કહેતા હતા બધા હું ખરેખર હરીશ છું એવું જ બોલતા હતા પણ એ ખરેખર હરીશ્રી બોલતા હતા એ જ અહંકાર હતો શું હતું ખરેખર ચંદ્રકામ સિંહ એ જ અહંકાર હતો એટલે હું હું હતું અહંકાર હતો તે હું સુધારમાં બેસી ગયું અને મમતા પણ ત્યાં ગઈ એટલે અહંકાર મમતા બે ગયું આજે શું થયું સમજાય તમે અને અહંકાર મમતા ગયું તેનો ત્યાગ થઈ ગયો આ ત્યાગ થઈ એટલે કેમ રહે અને પોતાના સુધાર્થમાં સ્વરૂપ છે એનું ગ્રહણ થઈ ગયું શું થઈ ગયું એટલે વેક્યુમમાં સુધાર્થમાં આવી ગયો એટલે ગ્રહણ ત્યાગનો કદાચ તો નહીં આવે ગ્રહણ ત્યાગ કરવાનું કશું ના રહ્યું આ બધા નિકાલ જ કરવા ફાયદો ના આ પાંચ આજ્ઞામાં રહી નિકાલ કરવાનો હવે ક્યાં સુધી આવ્યું હવે નિષ્પક્ષ પાછી ગયા હવે અત્યારે હું શુદ્ધાત્મા છું એ તમને કાયમની પ્રતિથી બેસી ગઈ શું થઈ ગયું હું શુદ્ધાત્મા છું આ પ્રતિથી ટેલી બેઠી પ્રતિથી એટલે સમ્યક ને પ્રતિથી કે છે સમજો ને પણ આ કાયમ એટલે સાહેબ તમને છે શું છે જે કૃષ્ણ ભગવાન સમ્યક થયું તે આ સમ્યક છે એટલે કાયમ ની પ્રતિ બેસી ગઈ હવે તમને ક્ષણ વાર ભૂલાય નહી આત્મા ચૂકાય નહીં આવે સમજો ને એટલું નક્કી એટલે કાયમ ની પ્રતિ બેસી ગઈ તે અનુભવ લક્ષ પ્રતિ ત્યાં રહેશે સાધન શું રહેશે હવે કાલથી અમારે કયા પ્રમાણે આવશે ચાલશે ને તે કાલથી ધીમે ધીમે ધીમે કાલે બીજ ઉગેરી દેખાશે આમાં અનાધિકારથી એમાં થતી ત્યાં બીજ છે પછી ત્રીસ થશે ધીમે ધીમે ધીમે ચૌદ થશે અનંત અવતારની ખોટ એક અવતારમાં કરવાની જે જેટલી આજ્ઞા વધારે પડાય એટલું સારું સમજ ને આ બીજું બધું આભારું તમારે સહેજ પ્રયત્નથી તે આયાત કરે સમજ જે છે એને કોઈ આગો પાછો કરે નહીં પણ પ્રયત્ન જોઈએ એમાં એવું બોલાય નહીં કે તે હિસાબ થતા આવી જશે એવું શું કહ્યું હવે એટલે પ્રતિથી બેસી ગઈ એટલે આજે તમે જે મૂળ હાથમાં બેઠ્યા હતી કે ભૌતિક સુખોમાં ઈચ્છા કરતા હતા કે પોતાનું આપવાનું સુખ પણ છે એટલે તમે અંતરાત્મા દશા થઈ ગઈ કેવી અંતરાત્મા શુદ્ધાત્માની પ્રતિથી બેઠી ને અંતરાત્મા દશા થઈ હવે દશા કેમ અંતરાત્મા ઇન્ડિયન ગવર્મેન્ટ કારણ કે ફાઇલો નિકાલ કરવાનો છે ત્યાં સુધી આ ઇન્ડિયન ગવર્મેન્ટ ફાઇલો નિકાલ થઈ જાય એટલે ભૂલ ગવર્મેન્ટ બરોબર ને સમજાય તમે એક કરતા કે બે અવતાર ભાઈનો નિકાલ કરવા નહીં અહીંથી મહાવીર ક્ષેત્રમાં આ બે જશે તારા સમજ ને અને ત્યાં આગળ છેલ્લા અવતારમાં સિંહદર સાહેબ પાસે મુક્તિ થશે સમજાય છે ને આ મારી આજ્ઞા પાડશો તો આજ્ઞા ના પાડો મારે કુસંગ છે ને કુસંગમાં બધું સાફ થઈ જાય શું કહે હવે આજ્ઞા કઈ એગ્રી નથી કે તમે મારી પર વાંધો ઉઠાવો શું અને આવો મોક્ષ મળે This is a cash bank of divine solution. શું કહ્યું <coughs> પક્ષપાતી ના રહેવું આવે કે અમે જૈન છે કે વૈષ્ણવ છે કારણ કે તમે તો મુસલમાન સુધાર્થમાં દેખાય કે ના દેખાય ગાય ભેસન દેખાય ના કરે એટલે આપણે પોતે જ આત્મ આત્મધર્મી થયા કેવું સ્વધર્મી આત્મધર્મ એ સ્વધર્મ છે એટલે આત્મધર્મી થયા જૈન ધર્મી ના રહ્યો વેદાંત ધર્મી ના રહ્યો એ બધા પક્ષપાત હતા કેવું હતું મારી તમારી મારી તમારી એવું નહીં આવે બધા જે માત્ર જોડે આત્મધર્મી છે બધા જોડે મારે તમારો પણ રહ્યું નહીં સમજ ને બધા નામ શુદ્ધાત્મા જોવા એટલે પેલા મંત્રો છે ભેગા લખ્યા છે ને તે ભગવાન નિષ્પક્ષપાતી હોય કેવા હોય એટલે આપણે નિષ્ફળથી મંત્ર બોલવા અડચણ આવે ને કે આપણે તમારે તમારે કેવું હશે કે મંત્રો હું બોલજો એટલે આ કોઈ અડચણ ના આવે એવાની બરાબર નથી ક્યાં સુધી આવ્યું હવે નિધિ ધ્યાન રાતનું હવે ભગવાને શું કહેલું કે આવું જ્ઞાન મળે એટલે તમે જ્ઞાનીની પાસે જ પડી રહેજો શું કે છે તેના વાતાવરણમાં વાતાવરણ કેવું હોય સરસ થાય ને પણ હવે પછી એની પાસે પડી રહ્યો છે વાતાવરણથી બધું તમારી હે એ વધતી જશે શક્તિઓ વધતી જશે એમને જોવાથી નિધિધ્યાસન થાય નિધિધ્યાસન એટલે શું કે જે જ્ઞાની પુરુષ જે છે એ નિધિધ્યાસનથી ડિરેક્ટ શક્તિ આપણને પ્રાપ્ત થાય ડિરેક્ટ શક્તિ જ સમજે ને વાંકે વચ્ચેને ધ્યાન કરવાથી ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થાય એટલે આ બધું તમને એમની પાસે રહેવા થાય પણ અત્યારે પાસે રે તમને મારી જોડે રહો તો તાર ભાઈ લોકો બમ કરે ના કરે ભાઈ તમે કદી આવ્યા છે નહીં પેલા એવું નથી ભાઈ નથી આવું શું થતું અત્યારે નરી ફાયલો બોવા બમ કરી બધા તેના કરતા હું જાઉં બાદ તમારે ઘેર એવું મારે કેવું છે ને ત્યારે એટલે તમારે ઘેર જઈને મને બધે શું કરશો તે મારું બતાડું આ ખાસ અવશ્ય કરવા જેવું છે શું છે શું કરશો તો હું બતાડું જેટલું થયું એટલું લાભ રાતે જયારે સુઈ જાઓ નવ દસ અગિયાર વાગે તેનો મને વાંધો નથી બાર વાગે સુઈ જતો પણ વાંખો મીઠી અને આ દાદા દેખાવા જોઈએ શું કહ્યું નિધિ જાતન થવું જોઈએ એટલે એમની પાસે શક્તિ ડેરેક્ટ આપણે સાફ થાય અને કોને હું શુદ્ધાત્મા આપણે કોને સંભળાય એટલું જ બીજા કોઈ દખલ ના થાય એ રીતે આપણે કોણ આપણે હું શુદ્ધાત્મા શું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલતા જવું આ દાદા દેખાતા જાય એમ કરતા કરતા એમને જાગતા ઊંઘ આવી જશે સમજ ને એ કરતા કરતા મેરે ઊંઘાઈ જશે એટલે દાખલા ઊંઘી ગયા કહેવાય સમજો ને તો કેટલી વારમાં ઊંઘી ઊંઘ આવશે શું કહે છે પાંચ મિનિટમાં દસ મિનિટમાં અડધા કલાકમાં જયારે આવતા બે મિનિટમાં આવે વાંધો નથી પણ એ એની મેરે ઊંઘી જાય એવું ગોઠવીને ગોઠવીને ઊંઘી જાય એટલે બસ થઈ ગયું સમજો ને એટલે આખી રાત ચાલ્યા કે અને એનું ફળ સવારમાં એ પાણી ભરી એનું ઉગી નીકળશે આ બધું બૌદ્ધિક સમજો ને એટલે આપણું રાતે ગોઠવીને સુઈ જજો હવે આમાં બુદ્ધિ દખલ કરે પાછી બુદ્ધિ પાછી દખલ કરે બુદ્ધિ કઈ કાચી માયા નથી સંસાર બહુ ફાયદો કરે પણ અમે મોક્ષે જતા હરી કર્યા કરે અહીં શું ખોટું હતું તો હેર્યા અહીં શું ખોટું હતું તો હેર્યા કે એટલે આપણે શું કરવાનું એક ભાઈને થશે બુદ્ધિ બુદ્ધિની વાત કરું એક ભાઈનો દાખલો આપું એક માણસે શિખંડ બનાવો તો બે માણ દૂધ લઈ આવ્યા અને પછી એ પોતાના ભાઈઓ ઓળખણવા હતો તેને ભૈયાને બોલે લાયા કે મને તું બધું દૂધ આખરી આલે સારું દહીં સારો ખાયો એટલે ભાઈએ દૂધ ગરમ કરાવી અને મેં દહીં નાખીને હલાવીને આપ્યું અને કહે છે આ લે છે મૂકી દે કે છે જવાનમાં દહીંના ચોસલા સરસ બાદ થઈ ગયા છે તો પેલો હતો એમ પૂછવા મળ્યો પણ મૂકી દીધી વર્ષે કઈ મારે શું કરવાનું કેતો હતા મને મૂકીને પછી મારે શું કરવાનું કશું કરવાનું તું બધા સાહેબ ઊંઘી જજે અવાર મળતો એટલે તો તો આના મનમાં અક્કલ આવે ને એટલે એવું હતું ને કંઈક કરવું તો પડે ને કે જોવું પડે કરવું પડે તે રાતે એક વાગે ઉઠ્યો ઇવન માટે તો ત્યાં જોવા ગયો જોઈ ત્યાં કઈ ગાય છે કે બધું હવામાં ડખો થઈ ગયો ભાઈ બાસુ તો ત્યાં કઈ ગાલી મળે એટલે બુદ્ધિ અમે પદ્યો એવું તમને બુદ્ધિ છે તે આજને કહેવાય એમ કહેવાનું કે આજની રાત કાલે બપોર જમવા આવતી આજની રાત આપતો મને આટલી વિધિ કરી લેવાની કરે એવું કહેશે એટલે માની જશે પછી એટલે વિધિ કરવા દેશે હા બીજું શું રહ્યું હા બસ પતી ગયું છે હવે આ તમે આ ત્રણ બોલવા અને અલંગના હાથમાંથી ડોલર લઈ ગયો કોઈ તો ડોલર લઈ ગયો જવા દો તું અરુણ ને શું કહું આપડે ખબર આપડે શું થાય છે શું કહેવાય જેમ જેમ બતાવી ના આવું છું કે એ લોકો છોડે નહીં અને પાછું આપણે જગત કલ્યાણ કરવું છે તો આગળ જઈએ તો થઈ જાય ચાલે એમ તો જાય પડાવી એ તો પઝલ કેવાય કોઈ વાઈફ કે કોઈ આંટી કે કોઈ મમ્મી કે કોઈ સિસ્ટર કે પીવાની અક્ષર સારું તું વેટ કરવાનું તો શું કે આપડે ચાવી આવીએ તો ચાવી વગર નું ચાવી આપે ને બેટરી એટલે ઓટોમેટિક એટલે ઓટોમેટિક પેલા ચાવી આવે ને ત્યાં તો ચાલી તો ચાલે ના ચાલે ના ચાલે એમ ને કેટલાનો તેલ વપરાય અઠવાડિયામાં વર્ષમાં એક જ તેલ કેટલા ની આવે અઢી ડોલર અઢી ડોલર દસેડીએ પચીસ રૂપિયા પચીસ રૂપિયા આપડા હિન્દુસ્તાન લોકો તો કે છે અમારે ચાઈ આવી પણ પચીસ જણ ના હાર નહીં હતા હમણે આ જોર મારે હમણે આ જરા પૈસા છૂટ થઈ ને તો મારે બહુ કરી સાહેબ કેરોસીન ડબલ આવડો મને ખાશો અને ચાર રૂપિયે સાડા ચાર ચાર રૂપિયે તેલ મળે ડબ્બો આટલો આવડો અડધો ડોલરે નહીં આવડો બધો ડબ્બો પચીસ રૂપિયા કોણ કરશે અત્યારે બહુ બધી ગયા હિન્દુસ્તાન પાર અમેરિકાનો ભાવ આવે બધી ભોજનની વસ્તુમાં ત્રણસો રૂપિયાનો ડબ્બો મળે અમેરિકાનો બીજા બહારના રિલેટિવ જ્ઞાન ભર્યા કરે પણ આ જ્ઞાન નહીં આત્મા જે મૂળ જ્ઞાન સ્વરૂપે છે એ રિયલ છે એ મૂળ જ્ઞાન સ્વરૂપ ને સમજાવવા માટે જે જ્ઞાન છે એ રિયલ રિલેટિવ છે કેવું છે રિયલ રિલેટિવ મૂળ રિયલને સમજાવવા માટેનું જે જ્ઞાન રિલેટિવ તે રિયલ રિલેટિવ એને પણ ચેકો ના મળે એ રસ્તો છે અને રિલેટિવ તો ભયા જ કર્યો ઓલ રિલેટિવ ટેમ્પરરી આ માયા જ આ રિલે માયા રિલેટિવ છે એટલે ટેમ્પર સોફ્ટ ડ્રિંક લઉં છું કે કાર્બોનેટેડ વોટર ને શુગર ફ્લેવરિંગ લેખક થઈ તે એને કોઈ પૂછ્યું એ ત્યાં વેજીટેરિયન માણસ હતો વેજીટેરિયન રહ્યો હતો પહેલેથી નહીં પહેલે કોઈ પૂછ્યું કે તમે આ નોન વેજીટેબલ કેમ નથી લેતા કે મારું બોડી મારું પેટ એ કુકડાનું અને બકરાનું એનું આ છે તે બરિયલ ગ્રાઉન્ડ નથી કે કબ્રસ્તાન નથી કબ્રસ્તાન એટલે પછી લોકોએ પૂછ્યું શું ફાયદા માટે આ તમે કબ્રસ્તાનની વાત જોયા છો પણ તમે શું આમાં કઈ ફાયદો કરવામાં ના લેવામાં ત્યાં I want to be civilise આ એક શબ્દ બોલ્યા એ આખા બધા જે સંસાર કરનારા બધાને આવી મોટી ગાળ દીધી જબરદસ્ત ગાળ I want to be civilized. He wants to be civilized. That means there are uncivilized. આ વાતને દાટી કરી લોકોએ દબાઈ દો આ તો બહુ ખોટું થયું